સત્યની સાથે અસત્ય સામે જો પેલું એવું પાત્ર હોવું જોઈએ ને તો પછી દાદા એને કરે ને એને તો મટીરિયલ માં જાય તો ફેંકાઈ જાય ને ડોક્ટર પૂછે છે